દયા આત્મભાવની રાખો જગત તો સમજવા જેવું છે ભગવાન કહે છે કે જીવડા મારવા ન મારવા એ તારા હાથમાં સત્તા નથી ઝાડે ફરવાની તારી પોતાની સ્વતંત્ર સત્તા નથી એ તો અટકે ત્યારે ખબર પડે કે એ સત્તા મારી ના હોય એકવાર તું તારી સત્તા જાણી લે ભગવાન કહે છે કે એક જીવ મારવો એટલે કેટલા બધા કારણો ભેગા થાય ત્યારે એ કાર્ય થાય છે મારનાર એકલો ભાવ જ નક્કી કરે કે મારે મારવું છે તે એકલા તારા બાપની કાંઈ દુનિયા નથી તારા બાપની દુનિયા હોય તો ક્યારનો એ ખાલી ના કરાવડાવત આ તો ક્યારે ઠપ થઈ જશે એનું શું ઠેકાણું અમથો આ અહંકાર ગવાય છે એટલું જ અમથો અહંકાર ઉઘાડો પડી જાય છે એટલું જ ભગવાને તો એટલે સુધી કહ્યું છે કે તમારે ભાવ દયા રાખવાની છે ભાવ દયા એટલે પેલા જીવડાને બચાવવાની નહીં એ જીવને મારવાનો જ ભાવ આવે છે ને એ તમારા આત્મભાવનું મરણ થાય છે આપણા આત્મભાવનું મરણ થયું માટે કહે છે કે તું તારા ભાવ મરણ માટે દયા રાખજે એને ભાવદયા કહી એનું તો એ લઈને આવેલો છે જીવ માત્ર બધું પોતપોતાનું લઈને જ આવેલો છે સ્વતંત્ર છે નહીં તો અમેરિકાવાળા આટલા વર્ષ ઠંડુ યુદ્ધ રહેવા દે કે એ કહેશે એક કલાકમાં જ અમે આખું રશિયા ખાલી કરી નાખીએ એવું છે